patrão જાણ્યા કોઈ કાળે એ બહુ મુદતે હજારો જ્ઞાની પુરુષ રાખે તે જ્ઞાની એટલે જ્ઞાની તો મુક્તિ મુક્તિ થાય નહીં આ મુક્તિ થવા માટે વ્યક્તિ તે ના હોય તો કેવું જોઈએ થઈને થઈને પહેરેલી ચિંતા આરતી અવતારથી આ ભટક ભટક કર્યા કરીએ છીએ અને ફરી મનુષ્યપણું મળ્યું તો મળ્યું નહીં તો ઠેકવાળો ગમે ત્યાં જ એવું લાગે છે મનુષ્યની જગ્યાએ કોલકાતા સુધી ખરું તમે કેમ લાગે કોલકાતા સુધી મનુષ્ય જતું રહે કોઈ વખત કે ના જતું રહે જતું રહે શરીર પર બધું હસવું હોય છે કઈ

અધ્યાય બુદ્ધિ જ્ઞાની જે વર્ગની એક અધ્યાય બી કહેવાય એક જ માણસ હોય એ જે જ્ઞાની છે એ દર્શન થાય એ આ કાળજી તમારે કોઈ પછી સાહેબને આપી દીધી એમ તજ્ઞો કરે અને પૂછાશો તો ખોટું ના લાગે Thank you. કોઈ બધા દુખિયા કોઈ કોઈ જ્ઞાની આવે ચાર વેદના ઉપરી માં માની લીધી મળતું હવે કેટલી અભ્યાસ કરેલો હોય સરકાર પોતા અભ્યાસ છેલ્લા ચારસો ભેગા થઈને એક હવે આપણું એ તમારે એ લોકો મોટું બેરા સંભાવે એક બાજુ કૃષ્ણ ભગવાન જબરદસ્ત એક અને ત્રીજું પોતે શિવગર એની સાથે બધા મતભેદ ના રહે એટલા માટે એ પાછળના લોકો કલ્યાણ માટે acá para marito Gracias. પૂરી થાય મનુષ્ય એ ગતિ હજી ગયા અમુક